કેવું ભારે રાખેલું છે ખોટું ના લાગે જો શિવશંકર ની મૂર્તિઓ વાળા ને લાગે જ ને ના લાગે ને ચોવીસ એ જ કરી રહ્યા છે ને ચોવીસ એ જ લોકો અત્યારે બધા જૈનો એ જ કરી રહ્યા છે ને બીજું શું કરી રહ્યા એ જ કરી ગયેલા છે એ જ કરી રહ્યા હમણાં હમણાં સમજતા થયા છે કે નમોરિયંતાન હવે કોને કહેવું હમણાં હમણાં થોડું થોડું સમજમાં આવતું જાય છે અરિયંતાન કોને કહેવું નમોરિયંતાન નમસ્કાર કરવા તે અરિયંત કોણ એ અત્યારે સમજ પડી સમજતા દાદા ફોડ પાડ્યો કોઈને ખબર નહીં પોતે પોતાની ભૂલ ભાગી શકે નહીં એટલે આચાર્ય મારા શું કરે પોતે પોતાની કોણ ભાગ ભોગ ભાગ્યા તો ભાગે હા આ તમ ભાવના ભાવ જીવા હે કે કરી એટલે થોડું ઘણું કઈ કેવ જ્ઞાન આવ્યું લય કેવ જ્ઞાન દેવું ઘણું લયું જાણે પણ હું અહીંયા જ ગોખવા નથી કર્યું ભાવવા સારું કહ્યું શું કહ્યું ભાવવા આતમ ભાવના ભાવા તો એટલે ભાવવા સારું કહ્યું ત્યાં બધું ગોખવું શું અર્થ ચારી ચાલીસ વર્ષથી આ બોલું કે નફામાં આવા ચુકાય ગોઈ ગોઈ ગોઈ ગોઈ ગોઈ તેમાં કોઈ ગોઠ્યા વગર બાકી નહીં રહ્યા કોઈ ભક્ત અને મને આ ચીડ ચડે કઈ જશ ના ભાવવાનું કહ્યું ગોખો છો ને આતમ ભાવરા ભાવત જીવ લે શ્રીમંદર સ્વામી નું દાદા આ દિગમ્બર દિગમ્બર સંપ્રદાય એને શ્રીમંદર સ્વામી નું જરા આગળ મીઠું શ્રીમંદર સ્વામી ને એની મૂર્તિ પેલા તો હતી જ નહીં કોઈ કરતા જ નતા એ દિગંબર માંથી શરૂ થયું શ્રીમંદર સ્વામી નું મહાવીરે બધું ખુલ્લું કર્યું હા પણ ત્યાર પછી ખુલ્લું કર્યું સ્વામી પણ છે ખુલ્લું કર્યું માર્ગદર્શન માર્ગદર્શન માર્ગદર્શન મહાવીર મુખ્ય માર્ગ નથી દાદા હિમંદર ચાચી છે આપડા જે શ્વેતાંબર ના જેરાસરો છે ને દાદા એ હમણાં હમણાં જે નવા નવા જેરાસરો થાય છે શ્વેતાંબર ના ત્યાં સિમંદર સ્વામી ની મૂર્તિ મુકાતી જાય છે શ્વેતાંબર ના મંદિરો જે થાય છે હવે ત્યાં સિમંદર સ્વામી ની શરૂ થયું છે હવે શ્રદ્ધા વધતી જાય છે પેલા નતું હવે શરૂ થયું છે હા એટલે ધીમે ધીમે પણ શરૂઆત થઈ છે કેમ દાદા આ પ્રત્યક્ષ અને પરોક્ષ માં પ્રત્યક્ષ અને પરોક્ષ ની બાબતમાં આ પ્રત્યક્ષ અને પરોક્ષની બાબતમાં એક દ્રષ્ટાંત દેવાય છે કે અર્જુન દ્રોણાચાર્ય પાસે રહીને બાણ વિદ્યા શીખો અર્જુન દ્રોણાચાર્ય પાસે રહીને બ્રાણ વિદ્યા શીખ્યા અને એટલે એકલવ્ય મૂર્તિ પાસે એકલવ્ય મૂર્તિ પાસે અને અર્જુન ને બધા દ્રોણાચાર્ય પાસે અને અર્જુન એ દ્રોણાચાર્ય ગુરુ પાસે રહીને બાળ વિદ્યા શીખ્યા દ્રોણાચાર્ય બરાબર છે અને એકલવ્ય એ ખાલી પ્રતિમાજી પાસેથી બાળ વિદ્યા શીખ્યો તે જીવતા હતા તે એટલે એ દ્રોણાચાર્ય ની પ્રતિમા એને રાખી અને ત્યાં દ્રોણાચાર્ય પ્રત્યક્ષ હતા પેલી પ્રતિમા એટલે આપનું કહેવું ત્યાં બરાબર છે કે જ્યાં સુધી હાજર છે ત્યાં સુધી પ્રતિમાજી કામ કરી મારું કામ થાય પણ પછી એ તો કામ જબર કર્યું પેલું કલાકમાં થતું હોય તો એક કલાક જોઈએ એકલવ્ય એકલવ્ય વધારે સારું શીખ્યો ના શીખે પણ એનું કારણ છે કે પ્રત્યક્ષમાં જરાક બુદ્ધિ અવરો કરે અને પરોક્ષમાં પણ પરોક્ષ કેવું એ હોવા જોઈએ તેથી મેં કહ્યું છે ને કે ભીમ ભીમે ભીમે શું કહ્યું કે આ ગુરુઓ મને પોસાતા નથી મને એમને જોઉં છું અને મારો અહંકાર પૂરા પૂજ કરી મૂકે આ બધા બે મારા ભાઈઓ બે એટલે કયું થતું મને આવું થઈ જાય કૃષ્ણ ને જોઉં છું તો આવું થાય મને ભીમે કહ્યું ભીમે એમ કહ્યું હતું હા ભીમે એમ કહ્યું કે એટલે મારી દશા શું થાય એના કરતા એક એક ઘડો હતો તે ઊંધો દાટ્યો અને ઉપર છે તે બ્લેક કર્યું બ્લેક બ્લેકી કરી લીધી અને લાલ અક્ષરમાં લખ્યું કે નમો નેમી ના થાય નમો નમી ના થાય જ્ઞાનીનાથ બ્લેક હતા એટલે બ્લેક કરી ચોપડી પછી બેસો તો ખરેખર ચાલી ગયો જ્ઞાનીનાથ જીવતા હતા પ્રત્યક્ષ હતા એટલે પ્રત્યક્ષ ત્યાં હતા નથી જોઉં છું મને મારો અહંકાર ખુદા ખુદ કરી રાખતું વસ્તુ છે વગર તો એનું મળું આવું ઊંધું આવવાથી ચાલ <laughs> એના કરતા જો મારો અહંકાર ખુદા ખુદ ના કરે એવું આમ આટલું ખોલું એટલે એમની વાંચ જોઉં છું મને કુદાકુદ કરે છે એના કરતા આ વાંચ વગર ના અને એમનો દેહ સાંભળો હતો એને સાંભળું કરી એટલે એકલવ્ય નો તો ઉપકાર થયો એકલવ્ય નો તો ઉપકાર થયો કે દ્રોણાચાર્ય પાસે પ્રત્યક્ષ જવા ન મળ્યું પણ આપનું કેવો ભેદ એ છે કે દ્રોણાચાર્ય પ્રત્યક્ષ હતા ત્યારે પ્રતિમાજી થી કામ થયું પ્રત્યક્ષ માં પ્રમાદ હોય છે પ્રત્યક્ષમાં પણ પ્રત્યક્ષ પોતે જુદું લઈને બે એ પ્રત્યક્ષ હોય અને જુદું લે પ્રમાદ ના હોય મારે તો મળી ગયેલા છે મારે હવે શું કરવાનું મારે ફેરો દાદા એટલે અહિયાં અહી અમે વાત સાંભળીએ અમે વાત એ રીતે સાંભળીએ છીએ કે આ જે છે અહિયાં આગળ જે સ્વાધ્યાય મંદિર છે એ કઈ બહુ મોટો ઉપકાર છે કે શ્રીમદ નું સ્વાધ્યાય મંદિર છે એ મોટો ઉપકાર છે એમ હા એ દાદા આ રીતે કે અમારે તો પ્રત્યેક જેવું છે આ નહીં બરોબર છે એ પ્રત્યેક જેવું છે કે જેવું છે પણ પ્રત્યેક તેવું ના કહેવાય શું કહ્યું કયા માઇલ માં હતા કયા માઇલ માં છે એ હું એને મારી પાસે કહું એટલે આવવાના છે બે ચાર જણા એક બે જણા આવવાના છે એ માટે આખું ના બોલવું આવું ના બોલવું ના એમ નહીં કલ્યાણ થાય અહીં એમને અવરું ના પડે એવું બોલવું હા તમને બધા બોલવું હા ના અમે અવરું નથી પડવાનું ના એ જિજ્ઞાસુ છે નહીં જિજ્ઞાસુ એ પ્રત્યક્ષ પ્રત્યક્ષ સદગુરુ શબ્દ પરોક્ષી નું ઉપકાર એવો લક્ષ્ય થયા વિના ઉગે ના આત્મવિચાર કયું લક્ષ્ય કરવાનું છે પ્રત્યેક નું લક્ષ્ય જીને મોટા જીન હોય તેનો ઉપકાર ના પરોક્ષ થયા પરોક્ષ થયા એના જેવો નહીં ઉપકાર આત્મ વિચારે પણ ઉગે નહીં લોકો મહાવીર ને બધા બાકી રહી ગયા અને ખબર હતા ના ભર્યા કે આ તો ઓળખ્યો લાલચંદ ભાઈ ઓળખ્યો આ તો આપડે રવજીભાઈ નો છોકરો પેલો હા અને આ શું બોલી રહ્યો કે તેથી કહ્યું એમને ખબર કે આ મારું ગામ તો ગામમાં કોઈ પામ્યો નહીં પણ સૌરાષ્ટ્રમાં બે ત્રણ જણ જ પામ્યા એ બરોબર એ બરોબર નહીં પદ્ધત નહીં અને જો આ ચરોતરી ભૂમિમાં જન્મ્યો હોત તો બહુ લોકો પામત કારણ સરળ હતા લોકો લોકો સરળ હતા આટાવાળી પાઘડી બે વેપારમાં એવું કરવાનું આમાં નહીં કરવાનું વેપારમાં આટા કાઢે તો વધે ને જો પણ આમાં કરવાનું આમાં સરળ થવું જોઈએ તેથી પ્રભાવશાળી સજીવન મૂર્તિ વગર સજીવન મૂર્તિ વગર જે કઈ પણ કરવામાં આવે છે તે જીવને બંધન છે એમ અમારું હૃદય છે કેવું બધું વાક્ય લખ્યું આમાં આવી ગયું આમાં બરાબર થઈ ગયું હવે બે વસ્તુ મળી ગઈ પ્રત્યક્ષ અને સજીવન મૂર્તિ હા કારણ કે સજીવન મૂર્તિ સિવાય કોઈ દાડો એ સથંદ ના જાય સથંદ ના જાય તેનો મોહ ન થાય આ એક જ સદીઓ મૂર્તિનો કિંમત તમારા સથન જતા રહ્યા બધા દાદાની આજ્ઞા અમારો પછી ઓછી વચ્ચી બાબત કરવાનો નથી પણ સથન જતા રહ્યા પોતાને દાપણથી ચાલુ છે જતું રહ્યું શું થયું તેથી ક્રમાણે લખ્યું કે રોકે જીવ સ્વતંત્ર તો પાવે અવશ્ય ભોગ હે સાહેબ આ કશું કરવાની સામાયિક પ્રકરણમાં બધું કશું ના કર્યું હતો સ્વતંત્ર રોગે મોક્ષ થઈ જશે પામ્યા એમ અનંત છે બાકી જીન નિર્દોષ પ્રત્યેક સદગુરુ યોગ થી સ્વતંત્ર તે રોકાય અન્ય ઉપાય કરે છે કે ભાઈ થાય મોંઘવારી વધી ગઈ સજીવન કહી ગયા છે કે અમે અમે પ્રત્યક્ષ માનીને જ તમે કરજો આ સમજ ને પ્રત્યેક છે પોતે કહી ગયા છે દર્શન નહીં જાય એક અક્ષર દર્શન નહીં જાય તું તારા મનમાં માનવા માટે દાડો ભરી ગયો એ તો શબ્દ કોને માટે તો એ તો સમજ મગજ તો ચલાય કર્યું શું કહ્યું ભેંસ નું દૂધ કઉ છું ગાય નું એ તો સૌભાગ્યભાઈ ને શું કે છે કે સ્વાભાવિક છે તમે મુંબઈ જશો તો મને હવે મારી તબિયત નરમ થઈ ગઈ છે મારું શરીર ટકે નથી તો તમે નહીં હોય તો મને બહુ એ થશે એટલે એમને પોતાની પથેડી હતી તે ઓળવા આવી અને કહ્યું કે આ પ્રત્યક્ષ જ છે માનીને તમે કરજો પણ એ જીવતા હતા એટલે આપણે કહ્યું સજીવન મૂર્તિ વિના હા એ એનો અર્થ આ લોકો સરસ કરી દીધો પણ એ જોડે બીજું બીજું જોતા નથી કે બીજું કઈ શોધમાં બીજું કઈ એ તો બોલે કે છે એવું એવું જ કે કરવા દે પણ હા આપણે એટલે સસન એ જ કહું સસન બધો એમાં અક્ષરે પામ્યા નથી મનમાં માની બેઠા હું પામી ગયો પામ્યો કયું નામ કેવાય પ્રભાવ જોઈને પામ્યો જેના હાથ ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થાય તે પામ્યો કહેવાય શું કહ્યું હાથ ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થાય એ પામ્યો કહેવાય નહીં તો મનમાં માની શું તે મનમાં મનમાં તુકાયું મનમાં રડવું એમાં પછી ખરેખર કોઈ રડશે નહીં બારે સુવાળી થઈ મનમાં રડે કોઈ રડે બારે <laughs> નરી ઉપાધિ ઉપાધિ ના સમજવું જોઈએ અને બુદ્ધિ સમજી શકે છે બુદ્ધિ એવી નથી કે ન સમજી શકે પણ એકે કહ્યું પ્રત્યક્ષ છે પેલે માનેલું છે વિચારેલું નથી આ પેલે કહ્યું એટલે હું માનું એટલે ગુણ હું નથી માનું હું માનું નહીં આપણે આમાં કપાળની મૂર્તિઓ વેરવાય આપડે કઈ સાહેબ કઈ મારી ભૂલ દેખાડો સાહેબ ક્યાં કરે તેરી ભૂલે हम હતા तो इधर आया नहीं हम था तो जब इधर आया नहीं तो अभी कैसा बोलता है साथ साथ बोलता है हाँ दर्शन दर्शन करके जाओ ज्ञानी पुरुष है। શું બોલું? પરોક્ષના હિસાબે. વાત તો સમજવી પડે અને પ્રગતિ બ- બધા વ્યૂ પોઈન્ટ થી સમજવી પડે ને કે છે કરી છે અહીંયા આગળ આગળ આવો આપડે અહીંયા આગળ આના માટે આ કાઢ્યું ચાલુ કર્યું છે મંદિર માં સાયલા સાયલા આપડે અને આ વિચારવું હોય તો આપણે દાગ ના પડે પ્રત્યક્ષ છે કે આ બોલવું હોય આ વિચારવું હોય તો વાંધો નથી પણ દાગ ના પડે એવી રીતે એટલે કે તું ખોટો તો આ નીકળે મારે કે નીકળે મારે આ નીકળે મારે કોઈ જગ્યાએ કાદવ ઉડતો હોય તો આપણે ધોતિયા ઉતારી ભરીએ તો બગડે નહીં જે રીતે અહીંયા આગળ છે આપણે વાતચીત કરવાનો પ્રસંગ ભેગો થાય કરવી તો નહીં જ બનતા ઉઠી અને કરવાનો પ્રસંગ ઉભો થયો હોય તો આપણે ડાગ ના પડે એવી રીતે બોલવું અને ડાઘ પડે વખત ધોઈ નાખવું પોતપોતાના ઉદય કરના અધીન ફરે છે આ કઈ જ્ઞાન ની વાતો નથી આ ઉદય કરના અધીન પોતાના જે ઉદય હોય એમ ફરે છે ને જ્ઞાની હંમેશા સ્વતંત્ર કર્મ સ્વતંત્ર હોય અને ઉદયકર ના અધીન બંને રીતે હોય અને આપણે એકલા ઉદયકર ના અધીન બધું ફરે છે એને આપણે ધારણા વાતો જુદી કરવાની ખરી પણ ધાગા પણ ના પડે એટલું જુદું રહેવું શું વાત કરવામાં હતો નહીં કોની વાત કરો છો તમારે એમની લાલચંદભાઈ ની વાત કરી વાત કરો હા હા લાલચંદ એ છે લાલચંદભાઈ ની શાંતિલાલ અંબાણી હા શાંતિલાલ અંબાણી શાંતિલાલ શાંતિલાલ અંબાણી અહીં જયસિંહભાઈ અહીં જે સ્વાધ્યાય મંદિર છે ને જયસિંહભાઈ ના સમજો આપના પ્રસાદે સમજો કે એટલે આને તો વાત જ શું કરવું આવે કે બરાબર ને પછી કે છે કે આ ખાને પાછી મહારાજ છે એને જ્ઞાન આપો કે કયા પેલા મહારાજ બહુ સરળ માણસ છે ત્યાં એ અંબાણી ને બધા મને કે જ્ઞાન આપો ગીરધરલાલ ગીરધરલાલ એટલે ગાડી ગઈ ત્યાં ગયા હતી ગાડી કરીને કયું કામ હતું ના આપણે અહીંયા પુના છે ને પેલું રહી ગયા રહી ગયા ઉપાસ એ બધા બેઠા પછી મહારાજ કે કઈ કહો કે છે આ ચેન્જ એટલે વાત નીકળી જબરદસ્ત નીકળી એટલે મહારાજ કે છે અહીંથી જ્ઞાન આપ્યા સિવાય જવાનું નહીં તમારે એ છતાં અંબાણી ઈચ્છા એ કે અમને જ્ઞાન પ્રાપ્ત થાય સારું એટલે મહારાજ ને કહ્યું અહીં અપાય નહીં અમારે જ્ઞાન અહીં પાસે જ્ઞાન આપીએ લોકો માંથી રોજ ઉભો થશે કારણ કે એનો કથો વાંધો હું બધાને કહી દઈશ કે એ તમારે કશું બોલવાનું નહીં ના એ ચાલે પાછળ પાછળ હક શું કહ્યું અને ભાડો અગલી થશે એના કરતા એ વસ્તુ બંધ રાખો ને આપણે ત્યાં મારે જ્ઞાન લીધા વગર થોડું એમ કે મારી ઉંમર થઈ ગઈ સાહેબ બીજી કોઈ જગ્યા છે અહીંથી દોઢ મિલે છે એક જગ્યા છે બંગલો છે સાહેબ અમે તો ગાડી લીધી તમે શું આવશે વિહાર કરતા આવું કે ત્યાં આવ્યા બિચારા તો ત્યાં એમને વિધિ કરી પચીસ પનવેલ હતું પનવેલ એ પનવેલ હતું પનવેલ પનવેલ પનવેલ જ્ઞાન લીધું અંબાણી મમાણી બધા હતા જ્ઞાન લીધા પરિણામ પામી બહુ પણ ફરી મહારાજથી મારી પાસે અવાય નહીં એટલે મહારાજ ની પણ વિરોધી હતા એની પાસે તો અમને અનુભવ થયો તેમાં